મહુવાના રણછોડ ભક્તને નિરાવરણ સ્થિતિ કરાવી મહુવામાં રણછોડ ભગત બહુ જ મુમુક્ષુ અને ભગતજીને વિશે અપાર ભાવવાળા હતા તેમની સ્ત્રી ગુજરી ગયા પછી ભગતજી પાસે તેઓ આવતા અને અખંડ તેમનો સમાગમ અને સેવા કરતા ભગતજીએ એક દિવસ તેને કહ્યું રણછોડ હવે તારે અખંડ ભજન કરવું અને જૂનાગઢ જઈ સાધુનો સમાગમ કરવો આ ઉપરથી તે જૂનાગઢ જવા તૈયાર થઈ મંદિરમાં ભગતજી પાસે આવ્યા અને દંડવત કરી રજા માગી ભગતજીએ તેને પૂછ્યું અલ્યા રણછોડ ક્યાં ચાલ્યો ત્યારે રણછોડ ભક્તે કહ્યું મહારાજ આપે જૂનાગઢ જવા કહ્યું હતું એટલે જૂનાગઢ જઉં છું ત્યારે ભગતજી તેની ભોળપ ઉપર હસ્યા અને જૂનાગઢ જે સાક્ષાત સ્વામીનું સ્થાન તે રૂપે તો પોતે જ હતા એવા મર્મવાક્યને આ ભોળો ભગત ન સમજ્યો તેથી તેમણે કહ્યું રણછોડ જુનેગઢ જવાનું માંડીવાડ અને એમ જાણ જે જુનેગઢ ગયો છું એમ કહીને રણછોડ ભગતને રાખ્યા રણછોડ ભગતને પોતાની સાથે સુવડાવે ને કથા વાર્તા કરે સવારના વહેલા ધ્યાનમાં બેસારે એવી રીતે સાત દિવસ સુધી અખંડ કર્યું પછી તો રણછોડ ભક્તે ભગતજીને કહ્યું ભગતજી મહારાજ દોષ સર્વે દેખાય છે પણ દોષનું બળ બહુ છે ભગતજી કહે ફિકર ના કરીશ અખંડ ભજનથી દોષનું બળ કપાઈ જશે એમ કહી ફરી ભજનમાં બેસાડ્યા એક દિવસ રાત્રે રણછોડ ભક્તને તાવ આવ્યો ભગતજી તેની બાજુમાં જ પોઢ્યા હતા તેને મનમાં સંકલ્પ થયો આમાં જો દેહ પડી જશે તો સ્વામી મૂળ અક્ષર છે એવો નિશ્ચય ભગતજીના વિશ્વાસથી કર્યો છે પણ દેખ્યું નથી એટલે ખોટ રહી જશે એટલામાં અક્ષરધામના બે મુક્તોના તેને દર્શન થયા તેમણે રણછોડ ભક્તને કહ્યું ભગત ચાલો ધામ જોવા જઈએ ત્યારે તેણે કહ્યું મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી હોય તો હું આવું ત્યારે મુક્તોએ કહ્યું મહારાજ અને સ્વામીએ અમને મોકલ્યા છે પછી તો મુક્તો તેને લઈને ચાલ્યા આઠ આવરણ પાર દિવ્ય તેજ દેખાયું તે તેજમાં શ્રી મહારાજ અને સ્વામીના દર્શન થયા સ્વામીને મૂળ અક્ષર રૂપે મહારાજની સેવામાં તેણે જોયા તેથી તેને ઘણો આનંદ થયો પછી તો બીજા પણ કેટલાક સંતો જેનો તેણે સમાગમ કર્યો હતો તેના પણ દર્શન થયા અને તેના સંશય ટળી ગયા ત્યારે મહારાજે મુક્તોને કહ્યું હવે તેને પાછો લઈ જાઓ તેથી મુક્તો તેને પાછો મૂકી ગયા તે જ્યારે જાગ્યા ત્યારે ભગતજીને બધી વાત કરી ભગતજીએ તેને કહ્યું તને સ્વામીનું મૂળ અક્ષર સ્વરૂપ ધામમાં જોવું હતું તે તારો સંકલ્પ મહારાજે પૂરો કર્યો ત્યારે રણછોડ ભક્ત કહે ભગતજી મહારાજ આપે સાચું કહ્યું મને રાત્રે એવો સંકલ્પ થયો હતો તે આપે મારો મનોરથ પૂરો કર્યો પછી તો ભજનના બળથી અધર્મ સર્ગરૂપ સર્વદોષો નીકળવા માંડ્યા અને પોતાના આત્માનું દર્શન થયું અને તેમાં શ્રીજીના સાક્ષાત્કાર દર્શન થયા એવી રીતે સર્વ પ્રકારે ભગતજીના સમાગમથી તે નિર્દોષ થઈ ગયા અને વિષયનું સુખ ઝેર જેવું થઈ ગયું આવી રીતે પોતાના આશ્રિતના દોષનું નિવારણ કરી શ્રીજીની મૂર્તિમાં તેને જોડી દીધો કાનજી દરજીને હાર આપી મૂર્તિ આપી સંવત ઓગણીસો સાડત્રીસની સાલમાં ભગતજી મહારાજ ગઢડા પધાર્યા સાથે મહુવાના કાનજી દરજી પણ આવ્યા હતા ગઢડામાં બંને ઠાકોરજીના વાઘા સીવતા હતા એ અરસામાં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ વરતાલથી ગઢડે પધાર્યા ત્યારે તેમને લેવા સૌ સાધુ સામા ગયા આચાર્ય મહારાજ આવ્યા જાણીને ભગતજી તેમને લેવા દરવાજા સુધી સામા ગયા મહારાજ ભગતજીને જોઈને બહુ જ રાજી થયા અને પોતાની કોટમાં ગુલાબનો હાર હતો તે તેમણે ભગતજીને પહેરાવ્યો ભગતજીએ તે હાર કાનજીબાઈને આપ્યો ત્યારથી કાનજીબાઈને મહારાજ અને સ્વામીની મૂર્તિ અખંડ દેખાવા માંડી તે ત્રણ વર્ષ સુધી મૂર્તિના અખંડ દર્શન થયા પછી તેમના લગ્ન થયા એટલે મૂર્તિ દેખાતી બંધ થઈ આવી રીતે દ્રષ્ટિથી મૂર્તિ આપી દે એવા પોતે સમર્થ છે એમ તેમના પ્રસંગમાં આવનાર સર્વેને તેઓ પ્રતીતિ કરાવતા સીતાબાને પુત્રના દર્શન કરાવ્યા સંવત ઓગણીસો અડત્રીસનો કાર્તિક સમયો કરી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ વડોદરા પધાર્યા અને ભગતજીને પણ મહારાજે પાછળથી વડોદરા તેડાવ્યા અત્રે રાવ સાહેબ રામચંદ્ર બળવંતને તેમના દીકરા પ્રભાસમાં ત્રિવેણીમાં નહાતા ડૂબી ગયા હતા તેનો ઘણો શોક થયો હતો તેમને શાંતિ પમાડવા આચાર્ય મહારાજે ભગતજીને શામળદાસ સાથે તેમને ઘેર મોકલ્યા ભગતજીનો મહિમા રાવ સાહેબે ઘણો જ સાંભળ્યો હતો તેમજ તેમના પત્ની સીતાબાને પણ ભગતજી ઉપર ઘણો જ ભાવ હતો આથી ભગતજીના દર્શનથી તેમને શાંતિ થઈ ભગતજીએ ચોકમાં ખાટલા ઉપર બેસી સાંખ્યની અને મમત્વ છોડવાની ઘણી વાતો કરી પણ તેમનો શોક મટ્યો નહીં સીતાબાએ ભગતજીને કહ્યું ભગતજી એક વખત દીકરાનું મોં જોવા મળે તો શાંતિ થાય એટલે ભગતજીએ તેમના તરફ દ્રષ્ટિ કરી તેમને સમાધિ કરાવી અને અક્ષરધામમાં તેમના દીકરાના દર્શન કરાવ્યા તેમના પુત્રે તેમને કહ્યું હું તો અહીં મહારાજની સેવામાં અખંડ રહ્યો છું અને અપાર આનંદમાં છું તો તમો શોક કેમ કરો છો પુત્રના આવા વચન સાંભળી સીતાબાનો શોક દૂર થયો રાવ સાહેબને ભગતજીનો આવો પ્રતાપ જોઈ તેમને વિશે અત્યંત ભાવ થયો અને તેમના શિષ્ય થયા ભગતજી વીસ જણને એક ક્ષણમાં ઘેલે પહોંચાડે છે સંવત ઓગણીસો તેતાલીસની સાલમાં ચૈત્રી સમયે ભગતજી વરતાલ ગયા પણ ત્યાં ઉપાધિ ઘણી થઈ એટલે ઝાઝુ રોકાયા નહીં તેથી ગુજરાતના હરિભક્તોને સુખ ન આવ્યું ભગતજીએ તેમને જલઝીલણી ઉપર ગઢડે આવવા કહ્યું એટલે જલઝીલણીના સમયા ઉપર ગુજરાતના ઘણા હરિભક્તો ગઢડે આવ્યા ભગતજી પણ મહુવાથી ચાલતા નીકળ્યા તેમની સાથે મહુવાના હરિભક્તો ડોસા મહારાજ વિઠ્ઠલભાઈ હરખાભાઈ ગીગાભાઈ વસ્તાભાઈ હરજીવનદાસ કલાગોર રણછોડ ભક્ત કાનજીભાઈ દરજી ભવાની શંકર લીલાધર વગેરે મળીને વીસ જણ હતા મહુવાથી સૌ નીકળ્યા અને દરેકની સાથે અડધો અડધો મણ ભાર હતો વરસાદ પણ એવો શરૂ થયો કે આંખ ઉઘાડવા દે જ નહીં જમીન પણ પોચી એટલે પગ ખૂંતી જાય અને કાંટા વાગે એમ કરતાં બેલા ગામ પહોંચ્યા ત્યાં રાત રહી બીજે દિવસે સખપુર પહોંચ્યા એમ ચૌદ ગાઉ ચાલ્યા પણ બધા એવા થાકી ગયા હતા અને પગમાં કાંટા વાગ્યા હતા કે આગળ ચાલવાની કોઈને શક્તિ રહી ન હોતી પંથ પણ હજુ વીસ ગાઉનો બાકી હતો પછી તે ગામના કૂવા પાસે ઓટલા ઉપર બધા બેઠા એટલે ડોસા મહારાજે ભગતજીને કહ્યું પ્રાગજી ભગત હવે તો થાકી ગયા છીએ અને પગ પણ થાંભલા જેવા થયા છે એટલે આગળ ચલાય તેમ નથી માટે ગમે તેમ કરો એટલે ભગતજીએ તેમને કહ્યું ડોસા મહારાજ મારા આ પગનો અંગૂઠો પકડો અને બધા પલાઠીવાળી એકબીજાના અંગૂઠા પકડી એક હાથ પોટલા ઉપર મૂકી ધ્યાનમાં બેસી જાઓ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડો એ પ્રમાણે બધા ધ્યાનમાં બેસી ભજન કરવા માંડ્યા થોડીવાર થઈ એટલે ભગતજી બોલ્યા જય સ્વામિનારાયણ ઉઠો ઉઠો ઘેલો આવ્યો ત્યારે બધાએ આંખ ઉઘાડી જોયું તો ઘેલાને કાંઠે બેઠેલા જોયા એમ પોતાની યોગકળાના પ્રતાપે એક ક્ષણમાં વીસ જણાને વીસ ગાઉ લાવી દીધા સંવત ઓગણીસો પિસ્તાળીસમાં ભગતજી સંતો સાથે ભાદરોડ રહેતા હતા ત્યારે એક વખત વલ્લભજી શુક્લ ગૌરીશંકર પુરાણી કુંવરભાઈ વગેરે ભગતજી પાસે આવી બેઠા ભગતજી તે વખતે અંતરદ્રષ્ટિ કરી બેઠા હતા તેમાંથી જાગ્યા ત્યારે ગૌરીશંકરે પૂછ્યું પ્રાગજી ભગત અંતરમાં શું દેખાય છે ત્યારે ભગતજીએ કહ્યું તમારે અને મારે જેટલું છેટું છે તેટલું જ શ્રીજી મહારાજ અને મારે છે એમ મર્મમાં કહ્યું તે વખતે બાજુના ગામનો એક મોચી ભક્ત ભગતજીના દર્શને આવ્યો હતો તેને મંદવાડમાં શ્રીજી મહારાજ દર્શન દઈ અક્ષરધામમાં તેડી ગયા હતા અને ત્યાં પાણી પાયું હતું ત્યારથી તેને આ લોકની કોઈ વસ્તુ ભાવતી નહીં તેણે ભગતજીને પગે લાગીને આ બધી વાત કરી એટલે ભગતજીએ તેને ઠાકોરજીનો થાળ થતાં સુધી રોક્યો પછી પોતે જમવા બેઠા અને બાજરાનો રોટલો થોડો જમીને બાકીની વધેલી પ્રસાદી તેને આપી તે તેણે ખાધી ત્યારથી તેને બધી વસ્તુઓ ભાવવા લાગી આમ તેને સુખીઓ કરી દીધો મરકીનો રોગ મટાડ્યો મહુવામાં કોલેરાનો ઉપદ્રવ શરૂ થયો તે વખતે વિઠ્ઠલભાઈના દીકરાની સ્ત્રીને પણ કોલેરા થયો એટલે તે ભગતજી પાસે આવ્યા અને વિનંતી કરી ભગતજી આમાંથી રક્ષા કરો ત્યારે ભગતજી કહે હનુમાનજીને પાંચ શેર તેલ ચડાવો તો મટી જશે એટલે વિઠ્ઠલભાઈએ કહ્યું તેલ તો ચડાવ્યું એટલે ભગતજી હસીને બોલ્યા એમ તમારે જાણે કરો તે કામ ન થાય ફરી જાઓ અને મહારાજની પ્રસાદીના હનુમાન છે તેમને તેલ ચડાવો તે પ્રમાણે તેમણે ફરી તેલ ચડાવ્યું અને ધૂન કરાવી એટલે તેને તરત મટી ગયું અહીં મરે તે ઠીક નહીં ખાનદેશથી મોહાડીના એક હરિભક્ત ભગતજીના દર્શન કરવા એક શાહુકારને ત્યાં ચાકર રહેવાનું વચન આપી રોકડા રૂપિયા લઈ સંવત ઓગણીસો અડતાલીસમાં મહુવા આવ્યા હતા મહુવામાં આવ્યા પછી તેમની તબિયત બગડી અને અંત અવસ્થા જેવું થઈ ગયું તેમની આવી અવસ્થા જોઈને ભગતજીએ વૈદ્યને કહ્યું આને ઓસડ કરો વૈદ્ય નાડી જોઈને કહ્યું મહારાજ આ તો છેલ્લી સ્થિતિ છે પાણી પણ ગળે ઉતરતું નથી અને અડધો કલાકમાં ધામમાં જશે ભગતજીએ કહ્યું અહીં મરે તે ઠીક નહીં એમ કહી ભગતજીએ દૂધ મંગાવ્યું અને વાટકો તેને મોઢે અડાડ્યો એટલે તરત દૂધ પી ગયા બે ત્રણ દિવસે તે સાજા થયા પછી ધૂળિયાના બીજા હરિભક્તો દર્શને આવ્યા હતા તેમની સંગાથે તેમને ઘેર જવા આજ્ઞા કરી સાથે વૈદ્ય વિશ્વનાથને પણ વહાણે બેસી ઘેર જવા કહ્યું એટલે તેમણે કહ્યું માર્ગમાં ખાવા માટે ભાતું કરીએ ત્યારે ભગતજી બોલ્યા આજે અહીંથી જમીને બેસો અને કાલે ઘેર જઈને જમજો એટલે અતિશ્રદ્ધાએ ભગતજીના વચનમાં વિશ્વાસ લાવી સૌ વહાણે બેસવા ગયા ત્યાંથી વહાણ ઉપડ્યું તે છ કલાકમાં સુરત પહોંચ્યું અને ત્યાંથી ગાડીએ બેસી તે જ દિવસે સાંજે ચાણસદ પહોંચી ગયા